બાળકો આજે આપણે સરસ મજાનું લોકગીત સાંભળીએ નગર નંદજીના લાલ નગર નંદજીના લાલ રાસે રમતા મારી ન થડી ખોવાણી કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસે રમતા મારી થડી ખોવાણી નાની નાની નાથડીને માહી જડેલા હીરા નાની નાની નથણીને માહી જડેલા હીરા નાથડી આપોને મારા સુભદ્રાના વીરા નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસર નાનેરી પહેરું તો મારા નાકે ના સોહાય મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર વૃંદાવનની કુંજ ગલીમાં બોલે જીણા મોર રાધાજીની નાથડીનો મળ્યો છે ચોર નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસેર મનતા મારી નથડી ખોવાણી કાના જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસે રે મનતા મારી નથડી ખોવાણી નથણી આપો ને પ્રભુ નંદના કુમાર નરસૈયાના સ્વામી ઉપર જાઓ બલિહાર નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસે રમતા મારી નથડી ખોવાણી